ચીજ નોટ કરવાનું આ લાઈટ આવે અર્જુન સંન્યાસ ત્યાગ પુસ્તક જાણવા ઈચ્છે છે કામ્ય કરવાનો ત્યાગ અને સંન્યાસ કહે છે અને વિચિક્ષણ પૂર્વક હરો કરવાનો ત્યાગને ત્યાગ કહે છે કેટલાક બુદ્ધિમાનો દોષવાળું કર્મ ત્યાજ્ય છે એમ કહે છે અને બીજાઓ યજ્ઞ દાન તદત્તાપૂર્વી કરવા ત્યાગ ન કરવો એમ કહે છે પ્રભુ ભગવાન અહીંયા ત્યાગના સંબંધમાં મારો નિશ્ચય સબળ ત્યાગ ત્રણ પ્રકારના ત્યાગ કહે છે કરવા યજ્ઞદાન તથા બુદ્ધિમાનને પાવન કરનારા છે આ કર્મો પર સંગ ફળનો ત્યાગ કરી કરવો એવો મારો નિશ્ચય અને ઉત્તમ મત છે એમ ભગવાન છે નિયત કર્મો સમજ્યા યોગ્ય નથી મોહથી તેનો ત્યાગ કરે તે તામસ કહેવાય છે કર્મ દુઃખરૂપ છે એમ વિચારી કાયાનો કલેશ થવાના ભયથી એનો ત્યાગ તે રાજસ ત્યાગ કહેવાય છે કર્મ કરવું જોઈએ એવા જ વિચારથી જે નિયત કર્મ ચાલતા ફલનો ત્યાગ કરી કરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક મળાયેલો છે તત્વમાં સમ્યક આવેશવાળો બુદ્ધિમાન જ્યાં સંશય દૂર થયેલા છે તેઓ ત્યાગી આ કુશલ કર્મમાં દ્વેષ કરતો નથી અને કુશલમાં આસક્ત થતો નથી દેહધારી સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ શક્ય નથી પરંતુ જેને કર્મના ફલનો ત્યાગ કરેલો છે તે ત્યાગી એમ કહેવાય છે અત્યાગીઓને અનિષ્ટ ઇષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારના કર્મનું ફળ મરણ પછી પ્રાપ્ત થાય છે પરંતુ સંન્યાસીને કોઈ સમયે પ્રાપ્ત થતું નથી સર્વકર્મના સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં કહેલા આ પાંચ કારણો મારી પાસેથી સાંભળો માણસ શરીર વાણી દ્વારા મનથી ન્યાય અથવા વિપરીત જે કોઈ પણ કર્મનો આરંભ કરે છે તેના અધિષ્ઠતા કરતા જુદા જુદા પ્રકારના કરણ વિવિધ ચેષ્ટા અને પંચમું દૈવત છે એમ પાંચ હેતુઓ હોય છે તે સંબંધમાં એમ કહેવાય છે કે જે કેવળ આત્માના કરતા જુએ છે આત્માને કરતા જુએ છે કે દુર્બુદ્ધિ દુર્બુદ્ધિ વિવેક બુદ્ધિ રહિત હોવાથી સત્ય જોતો નથી હું કરતા છું એવો જેનો ભાવ નથી જેની બુદ્ધિ લેપાતી નથી તે આ લોકોને હળવા છતાં હંતો નથી અને બંધન પ્રાપ્ત કરતો નથી જ્ઞાન વ્યય અને પરિજ્ઞાતા ત્રણ પ્રકારની કર્મની વિધિ છે કરણ અને કર્મ અને કરતા ત્રણ પ્રકારના કર્મ સંગ્રહ છે ગુણોના બેથી જ્ઞાન કર્મ અને અને પાંચ સંખ્યા સંખ્યાશાસ્ત્ર ત્રણ પ્રકારના કહેલા છે કે બરાબર શ્રવણ કર એમ કહે સર્વ દીપક ભૂતોમાં એક અવિપક અવ્ય ભાવને જેનાથી જુએ છે તે જ્ઞાન સાત્વિક જ્ઞાન જે જ્ઞાન સર્વભૂતોમાં રહેલા જુદા જુદા પ્રકારના જુદા જુદા ભાવોને જુદી જુદી તરીકે જાણે છે તે જ્ઞાનને રાજસ જ્ઞાન પરંતુ જે પ્રેત અથવા ભૂતના સાધનરૂપ એક જ કરવામાં જાણે તે સર્વ ફલ આપનાર હોય તેમ લાગેલું હોય તત્વાત રહિત હોવાથી અહેતુક અથવા નિષ્પ્રયોજન અલ્પ હોય તે જ્ઞાન તામસ છે ભૂત આવી ભૂત પ્રેત આવી ગયા ફલની ઈચ્છા નહીં રાખનાર આસક્તિ વિના તથા રાગ દેશ વિના જે નિયત કર્મ કરેલું હોય તે સાત્વિક કહેવાય છે પરંતુ ફલની ઈચ્છાથી અથવા તો અહંકાર સહિત જે બહુ શ્રમ વાળું કર્મ કરવામાં આવે છે તે રાજસ થયેલું છે અનુબંધ એટલે કર્મ કર્યા પછી તેનું પ્રાપ્ત થતું શુભ અથવા અશુભ ફલ આવા અનુબંધ વગેરેનો વિચાર કર્યા વિના જે મોહથી જે કર્મ આરંભાય છે તે તામસ છે શંકી રહિત અને અહંકાર રહિત વૃત્તિ અને ઉત્સાહ વાળો સિદ્ધિ અસિદ્ધિમાં શિકાર રહિત એવા કરતા સાત્વિક કહેવાય છે આયુક્ત પ્રાકૃત શબ્દ શોર્ટ પંચક આરસુ શ્લોક કરનાર તથા દીવસૂત્રી કરતા તામસ કહેવાય છે ગુણને લીધે બુદ્ધિના તેમજ ધૂતના ત્રણ પ્રકારના બે સંપૂર્ણ રીતે જુદા કહું છું તે સાંભળ એ પાર પ્રવૃત્તિ નિવૃત્તિ કાર્ય અને અકાર્ય ભય અને અભય તથા બંધન ને જે બુદ્ધિ જાણે છે તે સાત્વિક સાત્વિકી છે જેનાથી ધર્મ અધર્મ ને તથા કાર્ય અને અકાર્ય અને ખોટી રીતે જાણે તે બુદ્ધિ રાજસ છે અજ્ઞાનથી વિડાની જે બુદ્ધિ અધર્મ અને ધર્મ અને સર્વ ને ઉલટા માન છે તે તામસી છે યોગથી વ્યભિચારી ધૃતિથી જે મન પ્રાણ તથા ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે તે સાત્વકી ધૃતિ છે જે ધૃતિથી ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગને ધારણ કરે છે અને હું કરતા છું એવી આસક્તિ રાખી ફલની આકાંક્ષા રાખે છે તે રાજસ્થિત ધૃતિ છે બુદ્ધિવાળો જેનાથી નિંદ્રા ભય શોક વિષાદ તથા મતને રહેતો નથી તે દુર્તિ તામસી છે હવે છત્રીસના શ્લોકની અંદર કહે છે કે મારી પાસે ત્રણ પ્રકારના સુખ સાંભળ જેમાં અભ્યાસ રમણ કરે છે અને દુઃખના દુઃખના અંતને પામે છે સાડત્રીસ શ્લોકથી સમજાય છે યદ પરિણામે હું તો મમ तत्सुखम सात्विकम प्रोक्तम આત્મબુદ્ધિ પ્રસાદજમ જે આરંભમાં વ્યસ્ત અને પરિણામમાં અમૃત સમાન છે તેઓ પોતાની બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન થતો સુખ સાત્વિક કહેલું છે અહીંયા સાત્વિક સુખને બતાવ્યું છે કે જે આરંભમાં બીજ જેવો હોય છે અને પરિણામે અમૃત સમાન હોય છે જે આરંભમાં એટલે કે યોગના પ્રારંભ સમયે યોગ બહુ શ્રમથી સાધી શકાય તેવો હોવાથી તથા તે સમયે વિવેક આત્માના સ્વરૂપના અનુભવ નહીં હોવાથી વિષ જેવું એટલે કે બહુ દુઃખરૂપ લાગે છે પરંતુ પરિણામ યોગ સિદ્ધ થાય ત્યારે આત્માના સ્વરૂપનો આવિર્ભાવ થવાથી અમૃત સમાન લાગે તેવું પોતાની બુદ્ધિની પ્રસન્નતા એટલે કે રજોગુણ તથા તમોગુણ રહીત શુદ્ધતાથી ઉત્પન્ન સુખ સાત્વિક છે છે આમાં કઈ વિચારણી હા જરા અહીંયા એવું કહ્યું કે આ છત્રીસમાં શ્લોકમાં કે હવે મારી પાસેથી ત્રણ પ્રકારનું સુખ સાંભળ જેમાં અભ્યાસથી રમણ કરે છે અને દુઃખના અંતને પામે છે તામસ તામસી જે લોકો છે એ એમાં અભ્યાસથી રમણ એટલે સાત્વિકો જે છે એ અભ્યાસથી રમણ કરીને દુઃખના અંતને પામે પણ રાજસ અને તામસ લોકો કેવી રીતે દુઃખના અંતને પામે આ શ્લોક હતો કોનો <laughs> જુદા જુદા જ હોય ને અર્જુન અર્જુન ને કઈ થોડી એવી એકલા અર્જુન માટે થોડી આ વાત છે એટલે હા તો પણ એ એટલે એવા રાજા તામસ સુખ દુઃખ નો અંત એમ એક અભ્યાસનો મતલબ અહીંયા રિપીટેશન વારંવાર એટલે યત્ર અભ્યાસાત રમતે ચ દુઃખાંતમ નિગચ્છતિ સુખનો અહીંયા સામાન્ય પરિચય પણ આપી રહ્યા છે અને ત્રિવિધતાની ભૂમિકા પણ આજ્ઞા કરી રહ્યા છે ત્રણ પ્રકારના જે સુખ છે હવે તું સાંભળ જેમાં અભ્યાસ અભ્યાસાદ રમતે અને દુઃખાંતન ચ નિગચ્છતી शांत એટલે કષ્ટ ન રહી જજો સુખની અનુભૂતિ ન રહી જવી એ સુખની અનુભૂતિ નો સૂક્ષ્મ પોતાલ હેતા પછી એની અંદર ઓ વૃત્તિ થઈ શકે ઉડાતા તો તકે તરીકે અત્યારે ગરમી હોય અને એમાં ગરમીના દિવસમાં આપણે છાયામાં આવી જઈએ ઠડકાવા તો સીધા તડકાને કારણે જે તીવ્ર ગરમીનો અનુભવ થતો હોય એમાંથી આપણને શાંતિ મળી જાય એ સૂક્ષ્મતમ સુખાનુભૂતિ છે જેમ હમણાં થોડી વાર પહેલા પવન નહીં હતો હવે અત્યારે પવન ફૂંકાવાનો શરૂ થયો એ એની અંદર વૃદ્ધિ થઈ તો સુખના અંદર એક જે અવસ્થા છે એ દુઃખાંતતા દુઃખનો અંત થઈ જવો તે પછી એમાં વિશેષ અનુકૂળતાનો વેદન થવું એ સુખની પરિભાષા છે તો અભ્યાસથી એમાં જે રમણ કરે છે એ અભ્યાસનો અહીંયા મતલબ છે પુનઃ પુનઃ એનો અનુભવ થવા એમાં કેવી રીતે આગળ એટલે હું આ એ દૃષ્ટિથી કહી રહ્યો છું કે આ જે અભ્યાસ છે એને યોગાભ્યાસના સંદર્ભથી નથી તામસમાં ઓછો માં કે આવે પ્રમાધાન આળસ ઈ બધાના અભ્યાસ એવા સુખમાં થી એને બી છુ દુખનો અંત કહો એમાં રસ ન થાય કે છુ મેવો છે કી તાવત ના એટલે એને એના સાથે લેવાની કોઈ આવશ્યકતા ન હતી દરેકને અભ્યાસ સાથે જોડવાની જરૂર હતી હવે હું છે કે જે અન્ય વ્યાખ્યા કરોના અભિપ્રાય જોઈએ તો આપણને ઓર વધારે સ્પષ્ટ થશે પણ પ્રાથમિક દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ કે જે પણ વસ્તુનો આપણને સુખાત્મક કે દુઃખાત્મક અથવા ન સુખ ન દુઃખ તટસ્થતા એવો જે પણ અનુભવ આપણે કરીએ છીએ એ નિર્ણય ઉપર પહોંચતા આપણને એકદમ તત્કાલ નથી કહી શકતા જેમ ગરમીના દિવસમાં જ અત્યારે આપણે પંખો તેજ રાખ્યો હતો તો આપણને પંખાનો પવન છે એ સુખદ લાગે પણ એનો અવાજ દુઃખદ લાગે તો આપણે નિર્ણય ન કરી શકીએ કે એમાં શું સુખ છે શું દુઃખ છે શ્રવણેચ્છુ હોય અને એ પંખો અવાજ કરતો હોય તો એ પંખો દુઃખ જ થાય પણ જો આપણે શ્રવણ ન કરી રહ્યા હોઈએ તો એ અવાજ પણ આપણને દુઃખદાયક ન લાગે સુખ જ લાગતો આજે છે એ કોઈ પણ સુખ કે કોઈ પણ દુઃખ છે એનો અભ્યાસ થયા પછી નિર્ણય આપણે કરી શકીએ કે વસ્તુતઃ આપણને આ સુખદ છે કે નથી એટલે આ જાતની મનોવૃત્તિને ધ્યાનમાં રાખીને નવું પ્રોડક્ટ કોઈ પણ લોન્ચ કરતા હોય છે એ લોકો સેમ્પલ આપતા હોય છે તમે ચાકી તો જુઓ વાપરી તો જુઓ હવે એમની તો દૃષ્ટિ એ છે કે કોઈ પણ વસ્તુની ગ્રાહકને આદત પાડવી અને સૌથી પહેલું કોણ પહોંચી જાય ગ્રાહક સુધી આ બે દૃષ્ટિકોણ છે હવે એક વખત જે વસ્તુની આપણને આદત પડી ગઈ છે પછી એની અંદર આપણને કદાચ બીજા લોકોની દ્રષ્ટિથી એટલી સુખદ ન હોય તેમ છતાં પણ આપણને સુખદતાનો અનુભવ કરાવે પુનઃ પુનઃ કર્યા પછી જ આપણે નિર્ણય ઉપર પહોંચી શકીએ છીએ કે આ વસ્તુ આપણા માટે સુખદ છે કે નથી થોડા સમય સુધી સુખ દુઃખ સુખ દુઃખ એવું ચાલ્યા કરશે અહીંયા તાર્કિક સુખ માટે કીધું ને કે જે આરંભમાં વિષ જેવું અને પરિણામમાં અમૃત સમાન છે તો અહીંયા મને પણ એ થોડું આમાં કન્ફ્યુઝન હજી પણ છે કે જેવી રીતે કોઈ કર્મ માર્ગી છે જ્ઞાન માર્ગી છે કે ચલો ભક્તિ માર્ગી પણ છે એ પણ જો પોતાની સાધના કરતો હોય તો શરૂઆતની અંદર તો આપણને પણ એ સાધના સુખરૂપ ફીલ નથી થતી તો એ બધા જ સુખોને સાત્વિક સુખ અંતર્ગત કેમ ન માનવા જોઈએ માત્ર યોગની પ્રક્રિયાને કેમ અહીંયા ઇન્ક્લુડ કરી છે ચાલો આરંભમાં દરેક વાત કરી આરંભમાં વીસ દેવ અને પરિણામમાં અમૃત સમાન તેઓ પોતાની બુદ્ધિની પસંદતાથી ઉત્પન્ન સુખ એ સાત્વિક કહેલું છે એટલે આરંભમાં જે સાત્વિક સુખ છે એવું મને સમજાય કે જે સાત્વિક સુખ મેળવવું છે જેને એને શરૂઆતની અંદર એ કષ્ટદાયક લાગશે જે શરૂઆત છે અમૃત જેવું નહીં લાગે જે નહીં લાગે જે વાત કરી છે ને કે જે આરંભમાં એટલે યોગના પ્રારંભ સમયે યોગ બહુ શ્રમથી સાધી શકાય તેવો હોવાથી અને એ સમયે આત્માના સ્વરૂપનો અનુભવ ન હોય યમ નિયમ વગેરેની સાધતા ધ્યાન ધારણા ઉપર જઈને અને યોગની અંદર સિદ્ધિ જેવું કંઈક પ્રાપ્ત થાય તો ત્યાં સુધીની સાધના બહુ કષ્ટદાયક છે અને પછી અમૃત સમાન થઈ જાય છે વિવેચનકારે એ રીતે આને ઇન્ટરપ્રિટ કર્યું છે અને અભ્યાસ શબ્દથી પણ આપણે એવો અર્થ જો લઈએ તો એ સુખ આવું સાત્વિક સુખ તો પ્રત્યેક માર્ગી માટે એવું જ હોય છે જેમ ભક્તિ માર્ગી છે આપણે પણ જે સાધના બતાવવામાં આવે એ શરૂઆતમાં તો આપણને પણ સુખરૂપ નથી લાગતી એમાં પણ આપણને જબરદસ્તી આપણને કર્તવ્ય બુદ્ધિથી પોતાના મનને એ તરફ ડાયવર્ટ કરવું પડે છે અને પછી અંતમાં જઈને એને ફલીભૂત થાય ત્યારે એની અંદર આપણને સુખનો અનુભવ થાય તો કર્મ માર્ગી જ્ઞાન માર્ગી ભક્તિ માર્ગી બધા માટે આ કોમન કેમ ન હોઈ શકે તો ધ્યાન નથી આવતું એમનું એમ પૂછવું છે બોલવા માટે રાજા એટલે મને એવું સમજાય છે કે આમાં યોગ એટલે ખાલી યોગ માર્ગીની સાંખ્ય યોગ એ યોગ સાધનાની વાત નથી કોઈ પણ યોગની વાત છે આપણે કર્મયોગ જ્ઞાન યોગ ભક્તિ યોગ કોઈ પણ કાર્યમાં આપણે જે યોગ કરી રહ્યા છે જોડાવાની પ્રક્રિયા કરી રહ્યા છે એમાં શરૂઆતમાં આપણને દુઃખ જ લાગે અને પછી એનો સુખનો અનુભવ થાય તેને સાત્વિક સુખ કીધું છે વિવેચનકારે જે રીતે આને ઇન્ટરપ્રિટ કર્યું છે ને મારો ક્વેશ્ચન એના ઉપર છે મૂળ શ્લોકની વ્યાખ્યામાં તો કોઈ પ્રોબ્લેમ નથી એ તો ક્લિયર છે બધા માટે કોમન વાત છે વિવેચનકારે એને એ રીતે આત્માનો અનુભવ નથી થતો ત્યાં સુધી એ દુઃખરૂપ લાગે છે સાધના કેમ કે આત્મામાં પોતાની ચિત્તવૃત્તિઓને સ્થિર કરવું એ તો યોગ માર્ગનું લક્ષ્ય છે એટલે યમથી લઈને અને પ્રત્યાહાર સુધીની સાધના ડિફિકલ્ટ છે જ્યારે પોતાની ચિત્તવૃત્તિઓને સ્થિર કરવી છે ધારણા ધ્યાનની સમાધિ એ અવસ્થા ઉપર જઈને અને આત્માનો અનુભવ કે આત્માનું જ્ઞાન થવું સ્ટાર્ટ થાય છે એટલે વિવેચનકારે એને આ શ્લોકને એ રીતે ઇન્ટરપ્રેટ કર્યું છે એટલે એના ઉપર મને થોડું શંકા છે મૂળ શ્લોકની વાત નથી આમાં એટલે બધા માર્ગમાં આત્માના અનુભવની વાત તો આવે જ છે ને બધા જ યોગમાં આત્માના સ્વરૂપનો અનુભવ તો બધાને જ થશે ને પહેલા બધી સાધનામાં આત્માના સ્વરૂપનું જ્ઞાન તો થશે જ આત્માના સ્વરૂપનું જ્ઞાન તો થશે પણ જે કર્મ માર્ગી છે જે જ્ઞાન માર્ગી કે યોગ માર્ગી એનો એમ્ફેસિસ પોતાના આત્માના સાક્ષાત્કાર ઉપર વધારે હોય છે કર્મગી યોગી અને ભક્તિ યોગીનું નથી હોતું ઓબ્વિયસલી ભગવાને એની વ્યાખ્યા એ રીતે જરૂર આપી છે કે કર્મને બ્રહ્મરૂપ જાણો પોતાને પણ બ્રહ્મરૂપ જાણો કરતા કરણ ક્રિયા એ બધું જ કર્મમાં પણ બ્રહ્મરૂપ છે એ રીતે જાણીને કર્મ યોગીએ પોતાની સાધના કરવી જોઈએ એ જ વાત મનમાં ના ભગવત ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ કરીને ભગવાને પણ કરી છે પણ વાત એ છે કે આત્મામાં નો સાક્ષાત્કાર કરવો કે આત્મામાં પોતાની ચિત્તવૃત્તિને સ્થિર કરવાની સાધના એ યોગ માર્ગની અને જ્ઞાન માર્ગની અંદર છે જે રીતે આ જે શબ્દોમાં નાનુલાલજી આનું ઇન્ટરપ્રિટ કર્યું છે એ થોડું અહીંયા પ્રોબ્લેમેટિક છે એટલે આમાં સાધનાના અંતની વાત નથી પણ જ્યારે આ પ્રસન્નતાનો અનુભવ થાય છે એ અનુભવને સુખ કહ્યું છે એટલે આત્માના સ્વરૂપનો આવિર્ભાવ કે જે સાધના પોતાની આત્માના અનુભવ માટે કરવામાં આવે એ યોગ માર્ગ અને જ્ઞાન માર્ગની અંદર હોય છે વિવેચનકારે એને એ રીતે અહીંયા એક્સપ્લેન કર્યું છે કે જ્યાં સુધી પોતાની આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી પોતાની ચિત્તવૃત્તિઓને સંસારમાંથી હટાવી આત્મ સ્વરૂપમાં સ્થિર કરવા માટે એટલે પ્રત્યાહારથી ધારણા સુધી ડિફિકલ્ટ છે એના પછી જ્યારે આત્માનો અનુભવ થવા લાગી જાય ત્યારે સુખનો અનુભવ થાય એટલે વ્યાખ્યા પૂરેપૂરી જ્ઞાન માર્ગ અને યોગ માર્ગની લાઇટમાં કરેલી છે હા એ તો બરાબર છે પણ આપે એમ કહ્યું કે આ એ અહિયાં તો પછી જે પ્રમાણે જે જે સમજાવ્યું એમાં એમાં શું કહ્યું કે અનુભવ અભ્યાસ નો મતલબ પુનઃ પુનઃ ની વાત કરવામાં આવી છે અને આપ એમ કહો છો કે એવો અહિયાં પણ અહીંયા તો પર્ટિક્યુલર યોગ શબ્દ થી જ લેવામાં આવ્યું છે તો મને એવું લાગે છે કે સાત્વિક ની વાત છે એટલે કદાચ આ યોગ ની વાત આવી હોય કારણ કે સાત્વિક સુખ તો કદાચ આ જ્ઞાન માર્ગોથી જ પ્રાપ્ત થાય એવું મને લાગે છે કીધી કે સુખ સાત્વિક સુખની વાત તો એ રીતે મને એવું લાગે છે આની અંદર કે કર્મમાર્ગી હોય જ્ઞાનમાર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય કોઈને પણ પોતાની સાધનાની પ્રાઇમરી અવસ્થામાં તો પોતાની સાધનામાં સુખનો અનુભવ નથી થતો અને જ્યારે એ સાધના એક લેવલ ક્રોસ કરી દે જેમ આપણું જ ઉદાહરણ લઈ લો ઠાકોરજીની સેવા હોય શ્રવણ કીર્તન સ્મરણ આદિ હોય આપણને એવા સુખનો અનુભવ શરૂઆતમાં નથી થતો એ અભ્યાસ બને આપણો ત્યારે જઈને ને ધીરે ધીરે એની અંદર આપણને સુખનો અનુભવ થાય છે એ પણ સાત્વિક સુખ છે મતલબ નિષ્કામની જ વાત કરી રહ્યા છીએ આપણે એટલે કોઈ પણ માર્ગની અંદર જો કોઈ વ્યક્તિ નિષ્કામ છે તો એને અનુભવમાં આવતો સુખ સાત્વિક સુખ જ છે કેમ કે અમૃતમય છે સકામતાની અંદર દોષ છે નિષ્કામતા તો કર્મમાર્ગી જ્ઞાન માર્ગી ભક્તિ માર્ગી ત્રણેયને એક પ્રકારનું સુખ આપશે ફલ વેદની વાત અલગ છે અહીંયા કોને કેવું ફલ મળે પણ નિષ્કામતાથી જે પોતાની સાધનામાં પ્રવૃત્ત છે એની તો સાધના શરૂઆતમાં દુઃખરૂપ અને અંતમાં ફળનો અનુભવ થવા લાગે ત્યારે સુખરૂપ એ તો ત્રણે માર્ગો ની અંદર કોમન જ રહેવાનું છે દરેકમાં કાલથી આપણે પીડાનો અનુભવ કે જે જે પણ સાત્વિક રાજસ વર્ણન પ્રભુ કરી રહ્યા છે એ બધાને આપણે નેસેસરી કન્ડિશન જેવું માની રહ્યા છીએ પણ એ નથી જેમ સુખનું નિરૂપણ તાત્વિક સુખનું નિરૂપણ કરી રહ્યા છે કે યસ્તદ અગ્રે વિષમ આરંભમાં જે ઝેર જેવું અંતમાં જે અમૃત સમાન એવું માનવાને કોઈ કારણ નથી કે જેટલા પણ સુખની અનુભૂતિ આપણને થશે અમૃત સમાન એ બધા આરંભમાં ઝેર જેવા જ જણાશે એવું કોઈ નિયમ નથી આરંભમાં પણ એ અમૃત સમાન ગણાઈ શકે જે અંત સુધી અમૃત તુલ્ય રહે પણ આ તો કોઈ વ્યક્તિ અંતમાં જે અમૃત જેવો અનુભવ થઈ રહ્યો છે એના વિષયમાં એમ વિચારે કે આખી જિંદગી ભર તો ઝેર પીધું ને હવે છેલ્લે છેલ્લે આપણને અમૃત મળ્યું તો આને કંઈક તો અમૃત કહેવાય આ કોઈ સુખ છે એવી રીતે કોઈ એને વિચારતું હોય તો એ ન વિચારે એના માટે એમ કહી રહ્યા છે કે અંતમાં આગળ અંત ભલા તો સબ ભલા એમ એ ન્યાયથી કે અંતમાં જે અમૃતોપમ છે એને તાત્વિક સમજવી જોઈએ એની પ્રાપ્તિની પ્રક્રિયામાં કષ્ટનો કદાચ અનુભવ થયો હોય તો એ કષ્ટના અનુભવને કારણે આ સુખની સુખરૂપતા જ નથી એવું નહીં માની શકાય એ આશયથી આને સમજવું છે જેમ બીજા માર્ગના સંબંધમાં મૈત્રી રાજાએ કહ્યું પણ એવું દરેકની અનુભૂતિ એવી તો નથી હોતી ને કે જે કોઈ પણ ભક્તિ માર્ગ હોય ચાહે જ્ઞાન માર્ગ હોય જે પોતાની રુચિથી એમાં પ્રવૃત્ત થયો છે એને કોઈ ઝેર જેવું થોડું જણાય છે આરંભમાં એવું તો નથી હોતું એમને આરંભમાં પણ આનંદનો અનુભવ થાય છે એવા તો અનેક દૃષ્ટાંતો છે એટલે એમ નહીં સમજવું જોઈએ પણ યોગ માર્ગમાં પણ મોટે ભાગે એવું છે કેમ કે યોગ સાધક છે એની બહિર્ગામીની ઇન્દ્રિયોની સ્વાભાવિક વૃત્તિને અંતર્ગામીની કરવી હોય તો ઇન્દ્રિયોને કષ્ટ થાય એના અંદર મનબુદ્ધિને પણ તકલીફ પડે તો અને એ અને બીજું એ સાધના પણ ઘણી બધી લાંબી છે ભગવાનના શબ્દોમાં કહીએ તો અનેક જન્મો સુધી લંબાતી રહે એ પ્રકારની યોગ સાધના છે એમાં અંત જઈને એ જાતની આત્માનુભૂતિ યોગીને પ્રાપ્ત થતી હોય છે કે જેમાં એ દેહથી વિવેક્ત આત્માને અનુભવ કરી શકે તો એના માટે તો એ યોગ્ય જ છે કે આરંભમાં વિષ જેવું છે અને અંતમાં અમૃતોપમ છે પણ દરેક સુખના અનુભવમાં આરંભમાં એ વિષ જેવું જ અનુભવમાં આવે એવો કોઈ નિયમ નથી પણ જો વિષ જેવો આવ્યો તો પણ અંતમાં જ અગર એ તમને સુખ આપી રહ્યું છે તો સાત્વિક સુખ છે એમ સમજવું જોઈએ એવો આશય લઈ શકાય એટલે વિષ સમાનથી મેં એવું વિચાર્યું કે ડિફિકલ્ટી ફેસ કરે એટલે કે જેવું સુખનો અનુભવ થવું જોઈએ એવા સુખનો અનુભવ ન થાય કર્તવ્ય બુદ્ધિથી એ કાર્ય ચાલ્યા કરે એમાં સુખ પણ નથી અને ડિફિકલ્ટી છે એવું વિચારીને મેં વાત કીધી ઠીક છે આગળ વિષય ઇન્દ્રિય સંયોગાત યત્ત અગ્રે સુતોપમમ પરિણામે વિષમીવ તત્સુખમ રાજસમ સ્મૃતમ વિષય અને ઇન્દ્રિયોના સહયોગથી જે આરંભમાં અમૃત જેવો અને પરિણામમાં બીજ જેવો થાય છે તે સુખ રાજસ કહેલું છે વિષય અને ઇન્દ્રિયોના સહયોગથી જે સુખ થાય છે આરંભમાં આપણું જેવું લાગે છે અંતે વીસ જેવું લાગે છે રૂપ વગેરે વિષયો અને ઇન્દ્રિયોના સહયોગથી ઉત્પન્ન થતું સુખ આરંભમાં અમૃત જેવું લાગે છે પરંતુ પરિણામમાં વિષ જેવું હોય છે તે સુખ રાજસ છે અગ્રે તાનુ બંધે ચ સુખમ મોહન મોહનમ આત્મન ઇન્દ્ર આલસ્ય પ્રમો પ્રમો પ્રમાદોત્થમ તામસમ ઉદાયતમ જે સુખ આરંભમાં તથા અનુબંધમાં એટલે કે પરિણામમાં પોતાને મોહ કરનારું છે અને નિંદ્રા આલસ તથા પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે તે તામસ કહેલું છે નિંદ્રા આળસ અને બ્રહ્માથી જે જે ઉત્પન્ન થાય છે તે આરંભ અને અંતમાં મોહ કરનારું હોય છે તામસ સુખ કહેલું છે અનુબંધમાં એટલે અનુભવ કરતી વખતે પાછળથી પરિણામમાં આવી રીતે ત્રણ ગુણથી સર્વભેદ થાય છે એટલે સર્વભેદ ત્રણ ગુણથી એટલે રાજસ્થાન શું સમજણ છે અનુબંધમાં એટલે અનુભવ કરતી વખતે પરિણામ હા પરિણામમાં અનુભવ કરતી વખતે પાછળથી પરિણામમાં આવી રીતે ત્રણ ગુણથી સર્વભેદ થાય છે ત્રણ ગુણથી સર્વભેદ થાય છે હા ત્રણ ગુણ થી એટલે તો સાત્વિક રાજસ્થાન આવડે પ્રમાદ એટલે મોહ પ્રમાદ એટલે આળસ આળસ ને જ આળસ થતા પ્રમાદ છે અને પ્રમાદમાં પ્રમદા બુદ્ધિને કહેવાય છે અને બુદ્ધિના અંદર જે જાતનો દોષ છે એ પ્રમાદ છે આલસ્ય જે છે એ મોટે ભાગે ઇન્દ્રિય નિષ્ઠ હોય છે શરીર અને ઇન્દ્રિયમાં દેહનિષ્ઠ હોય છે જે વ્યક્તિ ને આપણે કહીએ ને તત્કાલ કોઈ કાર્યમાં પ્રવૃત્ત ન થાય એ જાતનું હોય તો આપણે એને આલસી છે એમ કહીએ છીએ એટલે એની ઇન્દ્રિયો એને સાથ નથી આપેલી અને જે પ્રમાદી છે એ મનથી એ જાતનું છે બુદ્ધિગત એ વિકાર છે એવું સામાન્ય રીતે કહેવામાં આવે છે એટલે યુસેજ છે એ આ બે અલગ અલગ સંદર્ભમાં અપનાવે છે આ ત્રણથી જે થાય છે એ આ મોદી કીધું કે આરંભમાં અમૃત જેવું લાગે છે અને પરિણામમાં વીજ જેવું હોય પછી એ વીજ જેવું પરિણામ જેમાં હોય એમાં દુખાંત કેવી રીતે હોય જે મારે કહ્યું છે ને જુઓ અમૃત તરંગીણી કા શું કહી રહ્યા છે નિદ્રા એટલે નિદ્રાથી પેદા થતું ઇન્દ્રિયાપટુત્વેન સુખ દુઃખા ભાવાત્મકાનંદ દશાત્મિકા નિદ્રા અવસ્થાની અંદર આપણી ઇન્દ્રિયો શિથિલ હોય નિશ્ચેષ્ટ હોય અચેતન જેવી તેથી સુખ દુઃખા ભાવાત્મક ન તો સુખનો અનુભવ કે ન દુઃખનો અનુભવ એવી સુખ દુઃખ રહિત એક જાતની આનંદની દશા નિદ્રાની અંદર આપણે અનુભવ કરીએ છીએ આલસ્ય શું છે આલસ્યથી પેદા થતું કે છે ક્રિયાકરણેન શૈથિલ્યેન વા યા સ્થિતિ ક્રિયા અકારણેન આપણે કાર્ય ન કરી શકીએ તે शिथिलता ढीलो ढीला ढाला के लिए सुखाभिमान प्रमाद कर्तव्य पूजाध्ययन कर्मानवधाने तुष्टि स्थिति रूप ज्ञान से आनंद भ्रम एतेभ्य उत्थितम એટલે સુખ નથી પણ સુખનો અભિમાન છે પૂર્ણ સુખી છે જેમ કોઈ વ્યક્તિ પ્રારબ્ધ વશે કદાચ હોય પણ એને અવસર ન મળ્યો અને અવસર નહીં મળવાને કારણે સમાજમાં કે આર્થિક દૃષ્ટિથી એ પાછળ રહી ગયું એક એવી જોક આવે છે એક માણસ એવી સાર્વજનિક જગ્યા ઉપર માથા ઉપર હાથ રાખીને સૂતો હતો કોઈ છાંયડામાં પછી કોઈ આવીને એને પૂછે કે કેમ કંઈ કરતો નથી પડ્યો છો એમને તો એને એ ઉત્તર આપે કે કરવાથી શું થાય કરવાથી પૈસા મળે એનાથી શું થાય એનાથી નોકર ચાકર રાખીએ નોકર ચાકર શું થાય નોકર ચાકર કામ કરે આપણે આરામ કરીએ બોલો કે તો અત્યારે હું શું કરું અત્યારે હું શું કરું ત્યારે આરામ જ કરું છું હવે એવો આરામ કોઈને મંજૂર હોય તો કરો આરામ પણ એનો જે જવાબ છે એ જવાબ આત્મવંચના વાળો જવાબ છે ને એને સુખી હોવાનું મિથ્યાભિમાન છે તો એ તે कर्तव्य पूजाध्ययन कर्मानवधाने तूष्णिम स्थिति रूप અજ્ઞાન से આનંદ ભ્રમ આજ પ્રમાદજન્ય જે સુખ છે એ આ જાતનું સુખ છે જેમાં એ બુદ્ધિ એને સુખી હોવા છતાં પણ એ સુખી છે એ જાતનો એને મિથ્યા અભિમાન કરાવે છે આવા પ્રકારના છે બધા તામસ કહેવામાં આવે છે જેમ કોઈ નશો કરી લે નશાની અવસ્થામાં એને એવો અનુભવ આવ્યો કે હું તો સમ્રાટ છું ચક્રવર્તી રાજા છું એ સામતું છે રાજસમાં એટલે આરંભમાં અમૃત જેવું પરંતુ પરિણામમાં વિજ્ઞાન હવે એમાં દુખાન થઈ જ ના શકે ને જોઈએ પરિણામ જો કોઈ સુખનું વીસ વીસ સમાન હોય એમાં એના દુઃખ નો અંત કેવી રીતે થયો આગળ કહ્યું ને કે અભ્યાસ વખતથી ઘણી રતિ પ્રાપ્ત અને સંસારના દુઃખના અંતને પામે દુઃખની અંદર વારંવાર એની આવૃત્તિ કરવાથી એ દુઃખના અંતને પામે છે પણ જેનું દુઃખ જ બીજ સમાન છે એમાં એ દુઃખનો અંત કેવી રીતે થવાનો છે રાજેશ એટલા માટે સમાન લાગે ત્યારે દુઃખની અનુભૂતિ કરી રહ્યો એટલે પછી પરિણામમાં એટલે એને દુઃખ નો તો થયું તો એ વધારે ઊંધું એને તો દુઃખ થયું ને કોઈ ખાઈ પી પેટ ભરી ખાઈ પી પછી ના પચ્યું તો એ તો દુઃખ બહુ ખરાબ થયો કેવાય એટલે કારણ કે એનું બી સમાન પરિણામ આવ્યું છે ફરી પાછું સુખને મેળવશો માની બેસી થોડું ખાઈએ પછી તિસ્કારા બોલાવીએ આંખમાંથી નાકમાંથી પાણી પડે પાછું પાણી પીએ મીઠું ખાઈ લઈએ ફરી પાછું તીખું <laughs> અવસ્થા તો એવી જ છે અભ્યાસ રમત વારંવાર આ થાય ને દરેકની પોતપોતાની અંગત હોય પણ એ એને જે અહીંયા કહી રહ્યા છે ને કે વારંવાર ના અભ્યાસ થી જ આપણી ધારણા એ વિષયમાં બનતી હોય છે કેટલીક ધારણા છે એ સર્વસામાન્ય હોય એટલે બધા લોકો એને સ્વીકારી જ દીધું હોય કે આ સારું કહેવાય તો સામાજિક સ્વીકૃતિને કારણે એમાં આપણે પણ સુર પુરાવી દઈએ કે હા એ સારું પછી આપણે આપણે અંગત રીતે ફેશન જ્યારે ચાલે છે તો એમાં એવું જ હોય ને ફેશનમાં પછી આપણને એક અનુકૂળ છે કે પ્રતિકૂળ એ નથી વિચારણીય હોતું દુનિયામાં શું ચાલી રહ્યું છે સારું કહેવાય આપણા માટે સારું છે એમ કરીને આપણે તો એમાં એક અલગ જાતની ધારણા છે સામાન્ય રીતે એમ કહેવાય કે જે આપણને અનુકૂળ અનુભૂતિ કરાવે એ સુખ છે પ્રતિકૂળ કરાવે સુખ છે એની સામાન્ય પરિભાષા છે હા એટલે એટલે જે વ્યક્તિ તરીકેની વાત કરીએ તો દરેક વ્યક્તિ આ માત્ર સુખના પ્રકાર છે ત્રણે ત્રણ અલગ દરેક વ્યક્તિ આ ત્રણ ત્રણ સુખનો અનુભવ કરે એવું નહીં કે કોઈ વ્યક્તિ સુખનો અનુભવ કરશે કોઈ વ્યક્તિ આ રીતે જુદા જુદા સુખનો અનુભવ કરતી જ હોય આપણે કોઈ પ્રકાર કોઈ સુખ અનુભવતા હોય કોઈ પ્રકાર રાજસુખ અનુભવતા હોય કોઈ પ્રકાર સુખના પ્રકાર છે વિશ્વ અવસ્થામાં તો એવું થઈ ગયું તમારે અચ્છા હા કરો આગળ હા દંડવત પ્રણામ હવે આગળ ન તદ ન તદ અસ્તિ પૃથ્વી પૃથિવ્યામ વા દિવી દેવેશુ વા પુનઃ શ્લોકાર્થ કરે છે પૃથ્વી પર અથવા સ્વર્ગમાં તથા દેવોમાં પણ એવું કોઈ સત્વ નથી જે પ્રકૃતિથી થયેલા આ ત્રણ ગુણોથી મુક્ત હોય વિવેચન ભૂતલ પરના પ્રાણી માત્ર તેમજ સ્વર્ગના દેવો પણ સર્વ પ્રાકૃત ત્રિગુણમય જ છે એટલે અત્યારે આ શ્લોકની આગળ સુધી ભગવાને જે યજ્ઞ કરતા સુખ આદિની જે ત્રિગુણાત્મકતા બતાવી એ ત્યાર પછી હવે અહીંયા આગળ આ ત્રિગુણાત્મકતા બતાવી અને પછી જે પ્રભુ સંબંધ સિવાયનું જે પણ કંઈ છે તે બધું ત્રિગુણાત્મક છે એ એનું નિરૂપણ કરે છે એટલે જે કદાચ એવું વિચારી શકાય કે કૃષ્ણાશ્રયમાં કહ્યું કે પ્રાકૃતા સકલા દેવા એટલે કે પ્રભુ સિવાયનું બધું જ ત્રિગુણાત્મક છે એટલો વિષય આ શ્લોક અંતર્ગત આવ્યો અહીંયા સત્વ જે કહ્યું તે એક્ઝિસ્ટન્સના હાથમાં તો નથી કારણ કે આમ બધા જીવની એટલે ચેતનની જ વાત છે એટલે પ્રાણી માત્ર એટલે જીવાત્મા વસ્તુ માત્ર એક્ઝિસ્ટન્સ બધું જ આવી જાય જડ પણ જડ ચેતન બંને ઈશ્વર અતિરિક્ત જે છે જેમ કે દેવી દેવેશુ અને પૃથિવ્યા ત્રણેય વાત લીધી છે ને તો ભૂલોક ઉપર તે જ રીતે જે દિવ્ય લોકો છે તેમાં અને દેવોને અલગથી કેટેગરાઇઝ કર્યા છે તો પૃથ્વી ઉપર અગર આપણે આના આને પ્રાણી સૃષ્ટિના રૂપમાં લેવું હોય તો જેટલા પણ જીવની પ્રજાતિઓ છે તે બધાને આપણે લઈ શકીએ અને આચેતન જે પદાર્થો છે તો છે જ પ્રકૃતિમાં મેળવવાની જરૂર જ નથી કે પ્રાણી લખેલું છે દેખાય હોય દેવતાઓ આયા એમાં પછી બ્રહ્મા વિષ્ણુ શિવ ને લેવાના ના એ પાછા ગુણાતીત છે કારણ કે ઈશ્વર કોટીના છે પણ પાછા પ્રગટ થયા છે એ તો આ પ્રકૃતિથી જ કઈ પ્રકૃતિથી અલગ રીતે પ્રગટ નથી થયા ને બ્રહ્મા વિષ્ણુ શિવ ના હું પૂછું છું તો નારાયણ ના અવતાર છે અને એ જે પ્રકૃતિ થી થયા હોય એમ કહો ને તો પણ એ આ પ્રકૃતિ નથી કાર્યભૂત પ્રકૃતિ નહીં વિશુદ્ધ તત્વ વિશુદ્ધ રજસ અને વિશુદ્ધ તમસ એટલે એમણે એ ગુણાતીત છે દેવા એમની જે પ્રાકૃતતા કહેવાય છે એ પણ કેવલ પ્રકૃતિના ગુણોના નિયામક હોવાના અર્થમાં ગુણાભિમાની હોવાના અર્થમાં છે સ્વરૂપથી પ્રાકૃત નથી એટલે પ્રાકૃતા સકલા આ ત્રણ ને છોડીને જ આ ત્રણ દેવોને પ્રાકૃતતા બે પ્રકારની એક તો પ્રકૃતિથી પેદા થયેલા અને એક પ્રકૃતિના ગુણોના અભિમાની બે જાતિ પ્રાથમિકતા છે તો એમાં બધા જ આવી એટલે દેવોમાં એટલે પૃથ્વી પર અથવા સ્વર્ગમાં એવું લખ્યું છે તો સ્વર્ગમાં તો દેવતા દેવો જ હોય ને દેવો ભૂતલ પર પણ હોય પૃથ્વી પર હોય એ દેવોની પણ વાત કરે આપણા પણ પુણ્ય ભોગવવા માટે સ્વર્ગ એ એટલે એ પ્રકારના જીવાત્મા જેને સ્વર્ગની ગતિ પ્રાપ્ત થઈ છે દેવો છૂટા પાડે કંટ્રોલ કરી શકે ના એવું નથી જરૂરી હા પુસ્તકોના જેટલા પણ આપણે પાઠ કરીએ એમાં જે ચરિત્ર આવે છે દેવતાઓમાં એમાં તો માર કાટ દેવતાઓ અને અસુરોમાં ચાલે છે એવી તો આપણામાં નથી હોતી હેલો હા કોણ હા ગીતાબેન ગીતા બોલું છું થી અચ્છા હા હા રાજા દંડવત પ્રણામ દંડવત પ્રણામ પેલા નક્કી કોને કરો છો હા જે હોય ચલો પ્રાણી માત્ર કીધા ને સ્વર્ગ ના દેવો કીધા ને હા અને ત્રણે ગુણ એટલે સત્વ રજ ને તમ થી કોઈ મુક્ત નથી એવું કીધું ને હા એવું જ કીધું હા હા ચાલશે હા હા ભલે બાકી તો વધારે હેતલબેન નો શ્લોક છે જણાવશે એવું જ કીધું ને સુઈ ગયા લાગે હેલો હેલો હા બોલો બેલાબેન જીજી પ્રણામ મને એવું પૂછવાનું હતું કે અહીંયાથી પ્રાણી માત્ર કયું છે ને તો આપણે પ્રાણીઓમાં ક્લાસ વાઇઝ ક્લાસિફિકેશન કરીએ કે ગાય છે તે સાત્વિક પ્રાણી છે આ છે તે તામસી છે જ્યારે મનુષ્યમાં એક એક મનુષ્ય દીઠ કે આ રાજસી છે આ તામસી છે તો એવું વર્ગીકરણ પ્રાણીઓમાં એવી રીતે સંપૂર્ણ પ્રાણી વર્ગમાં ટોટલી જેમ સાત્વિક હોય તો સાત્વિક જ હોય એવું જ હોય આ એક વખત ગૌશાળામાં તમે આવો ખબર પડશે કોઈ તામસી ગાય સીંગડું મારશે ના પણ શાસ્ત્રમાં એવું કહે છે કે ગાય છે સાત્વિક છે એટલે એવું શાસ્ત્રમાં કહ્યું છે એટલે મેં પૂછ્યું છે એટલે મને ખબર નથી એટલે હું થોડુંક શુદ્ધ મિશ્ર ભેદ હોય ને તો સાત્વિક સાત્વિક સાત્વિક રાજસ સાત્વિક તામસ એમ પાછા થઈ જાય ને અચ્છા એટલે ગાયમાં સાત્વિકતા વધારે છે એટલે એને કેટેગરાઇઝ સાત્વિકમાં કર્યું છે પણ એમાં મિશ્રતા રહે પણ ઓછા વધતા અંશે એવું ગણવાનું એટલે આ વસ્તુ એવી છે કે સાપેક્ષ છે તમે ક્યાંથી ગણતરી ચાલુ કરો છો એના ઉપર નિર્ભર કરે છે જેમ ગાય એ અન્ય પ્રાણીની દ્રષ્ટિથી એનું ધાર્મિક મહત્વ હોવાને કારણે સાત્વિકતા એ એક અલગ દ્રષ્ટિકોણ છે પણ અગર ગાયના એની જે ચંચલતા ગાયની જે ઘણી બધી પ્રજાતિઓ છે એ પ્રજાતિઓના ગુણોનો વિચાર કરીએ એમના લક્ષણોનો વિચાર કરીએ તો કેટલીક પ્રજાતિઓ બાય એન્ડ લાર્જ શાંત પ્રકૃતિની હોય મોટે ભાગે ગીરની ગાયો છે એ એકદમ શાંત પ્રકૃતિની એટલે કોઈ પણ વ્યક્તિ જાય તો એને સ્પર્શ કરવા આપે પણ કાંકરેજ પ્રકારની ગાયો હોય એ થોડી ચંચલ પ્રકૃતિની હોય અને બીજી સમયે આપણે જો આજે શંકર ગાય જર્સી ગાયને આપણે કહીએ તો એ અતિ મૂળ પ્રકારની ભેંસ જેવી પ્રકૃતિની એ ગાયો આપણને જણાય એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો સાત્વિક રાજસ તામસતા આપણને ત્યાં મળી રહે પણ ઓવરઓલ એ ગાય જે છે એ સાત્વિક પ્રાણી છે એના આ મિશ્ર ભેદ છે એવી રીતે આપણે સમજવું જોઈએ એમ સર્વત્ર જેમ દેવ દાનવ માનવ દેવ સાત્વિક માનવ રાજસ દાનવ તામસ એમ કરી પણ દેવોમાં પણ સાત્વિક રાજસ તામસ હોય છે એવી રીતે માનવમાં પણ હોય શકે દાનવોની અંદર પણ સાત્વિક દાનવ થતા જ ને કલી વિરોચન વગેરેને આપણે એમ કેમ તામસ કહી દઈએ તો હતા પ્રહલાદ છે એ દ્રષ્ટિથી ફરી પાછા એમાં પણ આપણને એમના પ્રભેદ જોવા મળી છે અને જે આપણે કલર્સમાં છે કે પછી વૃક્ષોમાં પણ છે એમાં પણ આપણે આવા ત્રણેય ગુણોનું કહેલું છે જેમ કે સફેદ છે કે સાત્વિક છે ને આ કાળો છે કે તામસી છે એમાં તો એ લોકોનું ગુણા ગુણાભિમાન કે કશું હોય નહીં તો એને કેવી રીતે કેટેગરાઇઝ કર્યા હશે એ વિષયમાં તો આપ કેટલું વસ્તુની અંદર રહેલા ગુણધર્મો છે એ એમના ગુણોને પરિચય કરાવે છે અને કેટલાક એવા છે કે જે આપણા અંદર જે જાતની ગુણોની અવસ્થાને ઉત્તેજિત કરે છે એના વિચારથી એમાં એ ગુણોનો આરોપ કરવામાં આવે છે સમજાયું જેમ ફલ છે એ સાત્વિક છે એમ માનીને ચાલીએ આપણે મરચું તામસ આપણે ગણીએ તો પોપટને મરચું જોઈને સાત્વિકતાનો અહેસાસ થવા લાગે કે વાહ ફલ હોય તો એક બાજુ મૂકી દો પેલા મરચું આવવા દે એ એની ફિલિંગ છે તો હવે પોપટ જો ગુણોનું વર્ણન કરશે તો એમાં કદાચ મરચાને સાત્વિક કેટેગરીમાં મૂકી દેશે અને કેળું સફરજન કે તામસ મૂકી દેશે એટલે કેટલીક વસ્તુ એવી છે કે આપણા અંદર એ ગુણોનો પ્રભાવ જે રીતે પ્રકટ કરે છે તે રીતે આપણે એ વસ્તુને ગણીએ છીએ કેટલાકની અંદર હવે જે શાસ્ત્રી જેને પરિભાષિત કરી રાખ્યું છે એમાં આપણા પાસે કોઈ બીજો ઉપાય નથી હાજી આપણે ભોજન કર્યા પછી થોડો નશો આવે કોઈ પણ વ્યક્તિ ભોજન કરે તો એ જે અન્નનો નશો છે એ તો વ્યક્તિ માત્ર એનો અનુભવ કરે છે અને કુદરતી પ્રક્રિયા છે આપણા પાચન તંત્રને લોહીની વધારે જરૂર પડે એટલે બ્રેનમાંથી મોટો ભાગનો સપ્લાય છે ત્યાં ચાલ્યો જાય એટલે ડલ થઈ જાય માઇન્ડ આપણે એને એમ કહીએ કે નશો છે એટલે શબ્દથી આપણે એવું બોલીએ છીએ કે આ અન્નનો નશો છે પણ એ નશાને આપણે તામસ નથી કહેતા કેમ કે તામસ તો આપણી પાસે બીજું કોઈ ઉપાય જ નથી હવે જેને કોઈ છોડી ન શકે એને તામસ કહીને એને ખાલી પોકટ આત્મશ્લાઘા કરવી કે મનમાં દુઃખી થવું એના કરતા એને સારી કેટેગરીમાં મૂકી દઉં તો એ સારી કક્ષાનો નશો છે બીજા કોઈ પ્રકારનો જે નશો છે કે જેની શરીરને અનિવાર્ય રૂપથી આવશ્યકતા નથી અથવા એના વિના મનુષ્ય રહી શકે છે તો પછી એને આપણે તામસ કક્ષામાં મૂકી દીધી દીધું ચલો હા તામસ જે પ્રદેશમાં એવા તામસી જે પેય પદાર્થો છે જેના વિના રહેવું શક્ય નથી તો ત્યાં ફરી પાછી એની પરિભાષા બદલાઈ જશે કે તામસ હશે તેમ છતાં પણ એ ગ્રાહ્ય કક્ષાનું તામસ ગણાશે ત્યાગી કક્ષાનું તામસ નહીં ગણાય એવી રીતે આ બધા એકદમ સ્થિર પરિભાષા નથી આની લચીલી છે કેટલાકના વસ્તુના અંદર રહેલા ગુણો એની પરિભાષા નિશ્ચિત થાય છે કેટલાક એ પેદા થતા પ્રભાવને કારણે આપણે એને નક્કી કરીએ છીએ રૂપે બે શ્લોક તો સંપન્ન થઈ જાય પૂછા કરું છું આગળ દીદી બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શુદ્રાણાંચ પરંતપ કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર ગુણૈજી સ્વીકાર કરી રહ્યા છે હે પરંત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યો તથા શુદ્રોના કર્મોના વિભાગ પણ સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી કરેલા છે સંન્યાસ શબ્દનો અર્થ મોક્ષના સાધનરૂપ ત્યાગ જ છે ત્યાગ એટલે કર્તૃત્વાભિમાનનો કર્મના કર્મમાં આસક્તિનો તથા ફલનો જ ત્યાગ છે પરંતુ કર્મના સ્વરૂપનો ત્યાગ નથી આ વિષયને આગળ ભગવાન સમજાવી આવ્યા કે ત્યાગ એટલે કર્મનો ત્યાગ નથી કરવાનો પણ કર્મફળનો એમાં એમાં જે આસક્તિ છે એનો ત્યાગ છે હું કરતા છું એવા પોતાના કર્તૃત્વનો ત્યાગ અંતર્યામી સ્વરૂપ ભગવાન કરતા છે એવું અનુસંધાન રાખવાથી થાય છે એટલે હું જે મારા દ્વારા જે પણ કંઈ કર્મ થાય છે એ હું નથી કરી રહ્યો પણ ભગવાન કરાવી રહ્યા છે અથવા અંતર્યામી સ્વરૂપ ભગવાન કરી રહ્યા છે એનું અનુસંધાન રાખવાથી થાય છે હવે કર્મના અધિકારીઓ બ્રાહ્મણ વગેરેના કર્મોના તેઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલા સત્વ વગેરે ગુણોથી વિભાગ કરેલા છે તે કહે છે એટલે અહીંયા આ જે વાક્ય રચના છે ને તે મને નથી સમજાઈ રહી કે તેઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલા એટલે આમાં શું કહેવા માંગે છે ને એ મને સ્પષ્ટ નથી થઈ રહ્યું દરેકના પૂર્વ કર્મના સંસ્કાર રૂપ સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો પ્રમાણે કર્મના વિભાગ કરેલા છે બ્રાહ્મણો સાત્વિક છે ક્ષત્રિયો સાત્વિક રાજસ છે વૈશ્યો રાજસ તામસ છે અને શુદ્રો તામસ છે આ વિભાગનું કારણ પણ તેઓના પૂર્વના કર્મ જ છે આ ગુણોથી તેઓના કર્મના વિભાગ કરેલા છે એટલે અહીંયા આ શ્લોકમાં હવે જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના માટે જે વાત કરી રહ્યા છે એ અંતર્ગત મને એમ નથી સમજાઈ રહ્યું કે આ આ જન્મમાં આ જે દેહ જીવને પ્રાપ્ત અથવા તો બ્રાહ્મણ ક્ષત્રિયને પ્રાપ્ત થઈ રહ્યો છે એના પૂર્વના જન્મના કર્મથી થઈ રહ્યો છે તો પછી શાસ્ત્રમાં જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના જે વિભાગ કરેલા છે એ આ જન્મના કર્મ સાથે કેવી રીતે એને સમજી શકાય એટલે આ શ્લોક અંતર્ગત મને જે વાક્ય રચના છે એ મારી સમજમાં નથી આવી રહી છે જે સારી રીતે વિચાર પ્રશ્ન કઈ પૂછો એટલે જે કર્મ કરે છે બ્રાહ્મણ જે કર્મ કરે છે ક્ષત્રિય વૈશ્ય જે કર્મ કરે છે એનાથી એનો સ્વભાવ ઘડાય છે એટલે એનાથી જ એનો સ્વભાવ બને છે ને પૂર્વના સંસ્કાર એ કહે છે પૂર્વના સંસ્કારથી પૂર્વ એટલે કે પૂર્વ જન્મ નહીં ને આગળથી જે કર્મ કરેલા છે એને આગળથી એનાથી જે સંસ્કાર બન્યો તો એ ક્ષત્રિયને ક્ષત્રિયની રીતે જે સંસ્કાર થયો ને એનાથી એને જે સ્વભાવ બન્યો એ સ્વભાવને લઈને એ આ રીતનું ગુણ એનો ઉત્પન્ન કરે સંસ્કાર સ્વભાવ ઉત્પન્ન થયેલા ગુણો પ્રમાણે કર્મના વિભાગ કરેલા છે એમ કેમ કહ્યું કારણ કે કર્મના વિભાગ તો ભગવાને શાસ્ત્રની અંદર કરેલા છે શાસ્ત્રના કર્મોના વિભાગ ની જ વાત છે એ તો શું છે વિભાગ એ તો આગળ આવવાના છે બ્રાહ્મણ ના છે ક્ષત્રિય ના છે પૂર્વ એવી રીતે થોડી વિભાગ કરેલા છે એટલે કોઈ વ્યક્તિનો બ્રાહ્મણ તરીકે જન્મ થયો હવે એને તો શાસ્ત્રમાં બ્રાહ્મણ વર્ણને કહેલા કર્મ પ્રાપ્ત થઈ જશે કે નહીં બ્રાહ્મણને એ કર્મ શા માટે કહેવામાં આવ્યા છે પૂર્વજન્મના એના જે કર્મો છે એ કર્મે એના અંદર એવી કોઈ ખાસિયત મૂકી છે કે જેને કારણે એને બ્રાહ્મણ કુલમાં જન્મ થયો છે એકોર્ડિંગલી એને હવે શાસ્ત્રમાં કહેલા બ્રાહ્મણના કર્મ પ્રાપ્ત થશે એટલે પૂર્વજન્મમાં એ બ્રાહ્મણ એવું જરૂરી નથી પણ એના પૂર્વજન્મના કર્મોને લીધે આ જન્મમાં એને બ્રાહ્મણનો દેહ પ્રાપ્ત થયો પાછું અહીંયા કે હવે કર્મના અધિકારી બ્રાહ્મણ વગેરેના કર્મોના એટલે કે જે કર્મ કરવાના અધિકારી બ્રાહ્મણ બ્રાહ્મણ છે વગેરે છે એમના કર્મોના તેઓના સ્વભાવથી ઉત્પન્ન થતા સત્વ વગેરે ગુણોથી વિભાગ કરેલા છે તો પાછો સ્વભાવ અને જે સ્વભાવ છે એના કારણે એમના ગુણ આગળ આવશે ને સમો તપસ શાંતિ રાજ્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ વગેરે આગળ આવશે આવા કર્મો કરે છે એ પોતાના સ્વભાવથી આવા કર્મ કરે છે તો એ સ્વભાવ એમનો તાત્વિક ગુણ ના થયો કેવાય એ પછી એ સ્વભાવમાં અને ગુણમાં શું ભેદ થયો એમ કોઈ વ્યક્તિ ગુણો પ્રાઇમરી છે ગુણો હા ગુણો પ્રાઇમરી છે એનો પ્રભાવ સ્વભાવના મૂળ તો ગુણો છે હા એ જ ગુણ પણ એવું લખ્યું કે સ્વભાવથી ઉત્પન્ન થયેલા તત્વ વગેરે ગુણો તો ગુણોને કારણે સ્વભાવ કે સ્વભાવને કારણે એ તો ચક્ર છે જેમ અત્યારે મનુષ્યનો જે સ્વભાવ છે એનો પ્રભાવ ગુણ ઉપર પણ પડશે ગુણો હશે તો એનો પ્રભાવ સ્વભાવ પર પણ પડશે સ્વભાવ એટલે સમ દમ તપ શાંતિ જ્ઞાન વિજ્ઞાન આસ્તિક્ય અહીંયા એનો મતલબ છે સર્વત્ર આ ક્રિયા કરવા માટે કોઈ સાત્વિક ગુણ એને ઉભરશે ત્યારે જ આ ક્રિયા કરશે તો ગુણ સ્વભાવ આવે કે સ્વભાવ થી ચાલુ થયું છે કોણ કોનું કારણ છે તમે ક્યાંથી શરૂ કરો એના ઉપર છે ભગવાન તો અહીંયા જે સૃષ્ટિની રચનાના મૂળભૂત તત્વો છે એ અહીંયા ગણી રહ્યા છે વ્યવહારને અહીંયા ભગવાન નથી ગણી રહ્યા હવે વ્યવહારથી જો આને આપણે વિચારીશું તો આપણો સ્વભાવથી આપણને ગુણ મળશે ગુણથી વિચારશો તો સ્વભાવ મળશે એવું મને નથી સમજાતું એટલે મારી ડિફિકલ્ટ છે આની અંદર કે સ્વભાવથી વિચારીએ તો ગુણ મળશે ને ગુણથી વિચારીએ તો સ્વભાવ મળશે એવું નથી કારણ કે કોઈ વ્યક્તિ સારા કરવામાં ત્યારે પ્રેરાય છે કે જયારે એનામાં સાત્વિક ગુણનો ઉભરો હોય જેમ કોઈ વ્યક્તિને ગુસ્સો આવ્યો જે વ્યક્તિને આપણે જાણતા નથી તો ગુસ્સો આવે કોઈને પણ આવે આપણે એમ વિચારીને ને એનો જે વ્યવહાર છે એનું એ રીતે મૂલ્યાંકન કરીએ જે વ્યક્તિને જાણે છે એ પછી વચ્ચે કોમેન્ટ આ તો આનો સ્વભાવ જ રહે છે તામસી છે ગુસ્સો આવે છે હવે એ વ્યક્તિ છે એ જેને જાણી રહ્યો છે એ એના ગુસ્સાને કોઈ આકસ્મિક ઘટના નથી માની રહ્યો કે ટેમ્પરરી વસ્તુ નથી માની રહ્યો એ એમ કહી રહ્યો છે કે આનો મૂળ એના તામસી ગુણમાં છે એ વ્યક્તિ ત્યાંથી ગુણ મેળવી રહ્યો છે હવે કોઈ વ્યક્તિને જેમ મોટે ભાગે નાના ધોરણમાં જે શિક્ષકો હોય કે જે લોકો કંઈ પરોપકાર માટે કે બાળકો ઉપર પ્રેમને કારણે ત્યાં એમને શિક્ષા આપવા માટે ન જતા હોય પણ કમાવાની દૃષ્ટિથી જતા હોય એ નાના બાળકોને ભણાવતા ભણાવતા એમને લડ્યા વગર બીજો કોઈ ઉપાય જ નથી ચાલીસ પચાસ બાળકો કાંઈ કાંઈ કાંઈ કાંઈ કરે ત્રણ ચાર કલાક તો સારો એવો માણસ પણ ગાંડો થઈ જાય તો એમનો સ્વભાવ તામસી થઈ જાય લડી લડી લડી લડીને તો ઘરમાં આવીને પણ એ લોકો એવી રીતે ટીચરની જેમ ઝઘડ કરતા હોય તે વખતે હવે ત્યાં જે છે એ એ સ્વભાવ એમના અંદર પચી જઈને ને એમના ગુણોની અંદર પણ એવું પરિવર્તન લાવી દઈ રહ્યા છે સ્વભાવથી ગુણ ગુણથી સ્વભાવ એ જાતનું ચકેડું ચાલ્યા કરે છે આમાં એકદમથી આપણે એમ ન કહી શકીએ કે ગુણનો પ્રભાવ સ્વભાવ ઉપર નથી કે સ્વભાવનો પ્રભાવ ગુણોના ઉપર નથી પડતો સારું અહીંયા મને લાગે છે કે આ વિષયને વિરામ મળી રહ્યો છે તો અહીંયા રાખીએ આગળ પછી વિવિધ વર્ણોના ગુણો પ્રકરણ ચાલી રહ્યો છે